બ્રહ્માંડનો માલિક કોણ આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાની જેમ રહે છે પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ હજી એવું શાથી સમજાયું નથી કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી આખું જગત આપણી જ માલિકીનું છે કોઈ આપણને ગાળ આપે તો તે કંઈક ખાતામાં બાકી હશે તેથી તો તે જમે કરી લેવાનું હવે ફરી કોણ વેપાર માંડે જમે કરી લઈએ તો વેપાર બંધ થતો જાય અને તે પછી સારો માલ આવશે આ આંખ હાથથી દબાઈ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય આંખ એ આત્માનું રિયલ સ્વરૂપ નથી એ તો રિલેટિવ સ્વરૂપ છે છતાં એક ભૂલ થવાથી એકને બદલે બે દેખાય છે ને આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે આ જરાક આંખની ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે તેમ આ આત્મા પોતે દબાતો નથી પણ સંયોગોના પ્રેશરથી એકના અનંત રૂપે દેખાય છે આ જગત આખું ભગવત સ્વરૂપ છે આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તોય કર્મ ચોંટે તેમ છે સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે મનમાં ભાવ બગડે તે પોતાની ભૂલ આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે તે મનમાં ભાવ બગડે તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે પહેલાં ક્રમિક માર્ગમાં તમે તપ ત્યાગ કરતા હતા છતાં પોતાની ભૂલો દેખાતી નહોતી માટે હવે આ અક્રમ માર્ગ પામ્યા છો તો કામ કાઢી લો આ તો સાહેબ પાસે જાય ને કહે સાહેબ મને છોડાવો સાહેબ મને છોડાવો પણ પેલો જ બંધાયેલો હોય તે તને શી રીતે છોડાવશે અત્યારે તો જે આ ટ્રીક કરે છે કપટ કરે છે તે કપટથી બંધાયેલો ક્યારે છૂટશે કોઈ બાપોએ બાંધનાર નથી હોત તો તો ભક્તિથી કરગરે માફી માગે તો એ સાહેબ છોડે પણ ના એવું નથી આ તો પોતાની જ ભૂલથી પોતે બંધાયો છે જ્ઞાની પુરુષ અંગુલી નિર્દેશ કરે કે આમ કરો તો ભૂલ ભાંગે કાં તો જ્ઞાની પુરુષની આજ્ઞા પાળે તો કામ થાય ભગવાને શું કહ્યું કે પોતે શાનાથી બંધાયો છે માત્ર ચાલુ આવતા વેરથી બંધાયો છે એનાથી જગત ચાલતું આવ્યું છે કન્ટિન્યુઅસ વેરથી ગૂંચો પાડેલી આ તો પાછો વેરનું ઉપરાણું લે તે જ પાછું આવતે ભાવ આવે અને ગૂંચ ઉકેલવાને બદલે તે વખતે બીજી પાંચ નવી પાડતો જાય લોક માને કે ભગવાન ઉપરી છે તે તેમની ભક્તિ કરીશું તો છૂટી જઈશું પણ ના કોઈ બાપોએ ઉપરી નથી તું જ તારો ઉપરી તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ you are whole and sole responsible for yourself પોતે જ પોતાનો ઉપરી છે આમાં બીજો કોઈ બાપોએ આંગળી ઘાલતો નથી આપણો બોસ છે તે આપણી ભૂલથી ને અંડરહેન્ડ છે તે આપણી ભૂલથી જ છે માટે ભૂલ તો ભાંગવી પડશે ને પોતાની જ ભૂલ છે એમ જો ના સમજાય તો આવતા ભવનું બીજ પડે આ તો અમે ટક્કોર મારીએ પછી નાચે તે તો શું થાય અને આપણી ભૂલ ના હોય તો મહી સહેજ પણ ડખો ના થાય આપણે નિર્મળ દ્રષ્ટિએ જોઈએ તો જગત નિર્મળ દેખાય અને આપણે વાંકું જોઈએ તો વાંકું દેખાય માટે પ્રથમ પોતાની દ્રષ્ટિ નિર્મળ કરો